અને તેમ છતાં એ પાસે ભગવાન આ એવું ને આગ્રહી કોઈ હોય ને એમ છતાં તને એના પર ના ચાલતું વસ્તુ ખાધી પણ જાગ્રત છે કે આ વસ્તુ હિતકારી નથી આ વસ્તુ હિતકારી નથી શું ખોટું કે છે ખાવાનું કે છે હિતકારી નથી અજાગ્રત રહે છે એમ કે છે શું ખોટું કે ખોટું કહેવાય ખરું જીવો જવા નુકસાન થાય હું પાણી ગાર પીધો નજર એટલું ફેટ રહેતું સાધુ જીવો કે જીવો નહીં મારવા માટે જીવો મારવા માટે જ ભગવાન કે ગરમ કરો પણ ગરમ કરી રહ્યું જીવ મરી જાય મરી જાય પાણી થયું તેને શરીરને અનુકૂળ રહે છે પણ ભાવશે નહીં એમાં જે મોરનો જે સાર હતો તૂટી જશે એ પાણી જરા તેજ કરવું રસ્તા ભગવાન તો રસ્તા દેખાડે પણ આ બધું આજે કંદમૂળ નો ત્યાગ કરવો રાત્રિ ભોજન નો ત્યાગ કરવો તેનો દાદા આ દ્રષ્ટિએ કોઈ સમજાયું જ નથી આ દ્રષ્ટિએ સમજાયું જ નથી આ તો તેનાથી જે ઘરમાં તાળા ઉગાડે છે શું કરે છે ચાલી પડતી હોય એક રૂપિયામાં ચાલી એક રૂપિયામાં અને આરસ ના પોણા પાણા આવડા હોય ને તે હોવો કેમલા જાય છે એનાથી તાળા ઉગાડે લોકો એનાથી લોકો તૈયાર છે આ દશા સારી આ દશા થાય મનુષ્ય શું સ્થિતિ થઈ છે અત્યારે ખાતા પીતા કપડા સરસ પહેરતા ઇસ્ત્રીવાળા પહેરા ઇસ્ત્રીવાળા કપડા પહેરતા મેં અંદર સુશિક્ષિત થઈ છે એ ભગવાન જ પછી લોકો લોકોને પૂછીએ કઈ દુઃખ બધા દુઃખ કશું નથી એકાદ એવું બનશે છે બહુ દુખ્યા બહુ શું દુઃખ છે હોતું બહુ દુખ્યા દુઃખ હોતું હા થોડો ભાવના ભાવી આ સ્થિતિ કરો તમારા વચ્ચે ભાવી તમારો પણ વધારે બોલશો ને હા જાણતી પોતાની અવસ્થામાં પણ પોતે શુદ્ધ જ છે એમ ન્યાયક જાણે અવસ્થા આત્મા પ્રકાશક છે આવો પ્રકાશ નથી એ પ્રકાશ બીજી જાતનો છે તે આ કેરી હોય ને તો કેરી વચ્ચે આવી એ પ્રકાશ ની વચ્ચે એટલે કેરી સ્વરૂપ છે પ્રકાશ જ્ઞાકાર થી જાય પ્રકાશ પેલા કૃત્રિમ પ્રકાશ અને આ કોકે ઉપર પ્રકાશ પડે છે નીચે આપણો સ્વર્ણ તો રીતે હોય આટલો પણ આ પ્રકાશ સ્વર્ણ વાળો પરિણમેલી પરિણમેલી એટલે કે એના આકાર થયેલી પરિણમેલી અનંતા ધ્યેયની જાણવામાં પરિણમે છે અનંતી અવસ્થા અવસ્થામાં પોતે નિજ અવસ્થાને પણ જ્ઞેય તરીકે જોતો તત્વ સ્વરૂપી જ્ઞાન પરમાત્મા પોતે છે નિજ અવસ્થા ને પણ નિજ અવસ્થા ને પણ જ્ઞેય તરીકે જોતો તત્વ સ્વરૂપી જ્ઞાન પરમાત્મા પોતે કે જુઓ જુઓ પણ ન્યાય તરીકે હા આ અવસ્થાને જ્ઞેય તરીકે જુએ એ તત્વ સ્વરૂપ પરમાત્મા છે આ ભક્તિબેન મેં આમ શું કહું છું કે આને તમે જોયા કરશો જોયા જોવું કામ એ તમારું કામ દસુભાઈ એમનું ક્રિયાનું કામ દસુભાઈ એવું વાક્ય કહેવાનું શુદ્ધ પણ જ્ઞેય તરીકે જોતો હા તત્વ સ્વરૂપી જ્ઞાન પરમાત્મા પોતે જ છે નિજ અવસ્થાની નિજ અવસ્થાની તે આ તમારી જે અવસ્થા છે આ એને જ્ઞેય કરી એટલે આ પોતે જ્ઞાતાના જ્ઞેય છે જો તો જો તો તત્વ સ્વરૂપી જ્ઞાન એ જે તત્વ સ્વરૂપી તે પરમાત્મા શુદ્ધાત્મ સ્વરૂપે તત્વ સ્વરૂપે જગત નિર્દોષ જણાય છે दादा दृष्टि थी दादा दृष्टि थी अन्य मां दादा जाए शुद्धात्मा स्वरूप तत्व स्वरूप जगत निर्दोष दिखाई थे दादा दृष्टि थी अन्य मां दादा जनाई दादा दृष्टि थी अन्य मां दादा जनाई हाँ, वो नामधारी जन्मे हाँ। नामधारी जन्मे मरे थे પોતે તત્વ સ્વરૂપી તો છે છે છે તત્વ સ્વરૂપી છે તત્વ સ્વરૂપ છે દાદા સત સ્વરૂપ છે નામધારી જન્મી આ જગ્યા છે નદી રે નદી છે ડુંગર છે આગળ પેલા દેવ લોકો મુકામ હોય છે દેવ લોકો નો મુકામ હોય છે પેલા જંતર લોકો મુકામ હશે જો પૂરું પડે ને તો અવરું ઊભું કરી આપે બરોબર એમને પૂરું પડે ને તો અવરું કરી આપે હા ખબર નથી ભણતા તમને વાંધો ના કરે વાંચતો હોય તો ના કરે પૂરું પડે જાણતો હોય એને કરવું પડે જાણતો હોય ના કરે તો પૂરું પડે પૂરું પડે હા તમે જાણતા નથી અને આ મેં વાત કરી તેથી કે તમે ગયા હાજર રહે નહીં એટલે નથી દોડતા બરોબર થઈ ગઈ પણ હમણાં થોડું ખ્યાલ જ ખ્યાલ જ હોય છે રહી હા એને જૈન શાસ્ત્રકારે નિસહી કહી છે નિસહી નિસહી નિસહી હા જવાની રજા લાવવા હા નિસહી નિસહી નિસહી કારણ કે એ જગ્યા એમના સ્થાનક હોય છે હોય શું હોય મસ્જિદ હોય મંદિર હોય દેવાસ હોય ત્યાં નિશ્ચય પાસે નિશ્ચય છે માને છે તે જ અમારી પાસે નિશ્ચય છે માને છે તે શું છે એ ભ્રાંતિ છે એ ભ્રાંતિ ખસેડે તો નિશ્ચય પ્રાપ્ત થાય ભ્રાંતિ ખસેડે તો આપણે હા આપણે એટલે જે નિશ્ચયમાં એ અમારી પાસે નિશ્ચય જેવું જે માને છે તે ભ્રાંતિ છે એ જ ભ્રાંતિ છે આ ભ્રાંતિ જો ઘટે તો નિશ્ચય પ્રાપ્ત થાય તો નિશ્ચય પ્રાપ્ત થાય ખરો ને કેટલો મહાવીર ચિત્રપટ એક આલમ બંધાયું ચિત્રપટ તો એક આલમ બંધાયું પણ પછી એટલે એ નિશ્ચય માને છે હા ચિત્રપટ ને નિશ્ચય માને છે પણ ચિત્રપટ આ નિશ્ચય ન હોય આ ક્રાંતિ છે જયારે ખરો એના મહાવીર મૂળ આ છે પહેલેથી પહેલેથી વખતેલી જ્ઞાનીઓ હોય છે ને સંપૂર્ણ જ્ઞાનીઓ જે ઉદયાધીન હોય હા એ ખુલ્લું કર્યા સર્વસ્ત્ર એ ખુલ્લું કર્યું સંપૂર્ણ ઉદયાધીન હોય એ ખુલ્લું કરે સર્વસ્ત્ર એ શું હકીકત છે વાસ્તવિકતા વાસ્તવિક આવું તો એવું નથી આ ચિત્રપટ ચિત્રપટ ને આ આત્મા માની ચિત્રપટ છે એને જ આત્મા માની એને ચિત્રપટ થી તો ઘણો લાંબો આત્મા ચિત્રપટ તો પ્રતિબિંબ છે પ્રતિબિંબ ત્યાં પ્રતિબિંબ ત્યાં કરે ના પડે આપણાથી ના પડે અને એમ કે તમારા બધાનું ખોટું છે ને અમારું સાચું છે તો આપણે કેવું વાત તો અમને પણ એવી લાગે છે ખરી હા અમને લાગે છે એને એને આનંદ રે ને આપણે ઊંઘાવાની છે એને નહીં આવે આપણે કઈ તારું ખોટું છે એટલે ઊંઘ ના આવે એને ઊંઘ ના આવે હું એવું કહું હારી બેઠો હારીને બેઠો છું હા મને ઊંઘ આવતી એને ઊંઘ ના આવે તારા તો આધાર ઊંઘનારા નો આધાર છે તારા મારે ઊંઘનારો નો આધાર નથી એનો આધાર છે હા એના આધાર પર ઊંઘનારાનો ઊંઘના મારે ઊંઘનારા આધાર નથી માત્ર જાગનાર હતા ત્રણસો છપ્પન જયારે બહાર સંપૂર્ણ નીકળશે ત્યારે લોકો આશ્ચર્ય પામશે હા એટલે વ્યવહાર વ્યવહાર આપણે નીકળશે વ્યવહાર વ્યવહાર સાથે નીકળશે હવે વ્યવહાર નહીં નીકળતો હા હવે વ્યવહાર અધૂરો ત્રણસો છપ્પન માં નિશ્ચય છે પૂરેપૂરો પણ વ્યવહાર લોકો વ્યવહાર શબ્દ હા કામ લાગે સંસાર વ્યવહાર નું કામ ધીમે ધીમે નીકળશે નીકળશે માગે બોલે એવું ગયું આ બધું હા આટલા સુધી બધા ઊંચા થતા થયો અને માર્ગ મળ્યો નહી એટલે કૂતો એવું બધું મયડો થાય એવું થયું છે માર્ગ મળે તો એ થઈ જાય અને શરીર હાલ થાય સમજ હવે માર્ગમાં શું છે કે તારે જો સુખ જોયું તો બીજા જીવ માત્ર સુખ હાથ અને દુઃખ જોઈતું તો દુઃખ હાથ આ આખા તમામ શાસ્ત્રો નો છે પુસ્તકોનો સુખ જોઈતું દુઃખ ને માટે ક્રાંતિના સુખ માટે અને જો તારે ભૂલો થાય તારાથી તે ભૂલો કે લોકો શું કે મારે સુધરતું નથી મારા દોષ છે બધા જતા નથી મારા દોષ ના જાય તેનો અધો નથી દોષ થયા પછી તું પાપ પશ્ચાતાપ નહીં કરતો તે વધો છે શું વધો છે પશ્ચાતાપ નો પુરસાદ નહીં કરતો એ દોષ ના થાય તેનો મને વાંધો નથી દોષ થયા પછી પશ્ચાતાપ નથી કરતો તે વાંધો છે ભગવાન દોષ તો પોતાની દ્વાળી નહીં કરતો દેખાય છે દ્વાળી પણ હા પરવાને પરવાસ કરવું પડે છે શું છે પરવાસ એટલે તું એની પર પશ્ચાવ પશ્ચાતાપ કર કે હે ભગવાન હે દાદા ભગવાન આવા નહીં કરવું આ એવી ભૂલ થઈ આવા નહીં કરવું આટલું શીખવાની જરૂર છે લોકોને ધર્મ ના ધર્મ ના થાય ધર્મ જેટલો થાય એટલી શક્તિ પ્રમાણે કરો અને પછી ના થાય તો દાદા ભગવાન કહેવાનું કે શક્તિ મને આપો આટલું જ કહેવાની જરૂર છે મારે થતું નથી મારે જવાનું થતું નથી કોઈ જગ્યાએ જીવડું બીડું મારી નાખ્યું કઈ હાથ મારી નાખ્યો પછી પસ્તાવો કરો સાતા દીધી સમજ ને કોઈ કઈ જોઈ દેવું મારું જોઈ જોઈ પસ્તાવો ના એવું નથી તું તમને ઘરને પસ્તાવો બીજી જોખમદારી મારી જા કશું ખોટું થઈ ગયું પાસે પશ્ચાતાપ કરો બસ બીજું કશું કહેતો નથી પણ વગર પશ્ચાતાપ મોકલો છો તેનો બધા ગુના સ્વાટ જ પછી બે દિવસમાં આવે પછી આવતા બહુ બધું બગડે છે મનુષ્ય જતું રહે જો પશ્ચાતાપ ના થાય તો મનુષ્ય જતું રહે એટલે પ્રત્યાઘાત કરો એટલું આપણે કહેવાનું છે અને પુરુષાર્થ છે ને કહેવાય નથી આ વર્તન એ પુરુષાર્થ નથી આ લોકોનો હારા આચરણ છે એ બધું તો પુરુષાર્થ નથી પ્રારંભ છે ને કે સારું આચરણ ના થતું હોય ને ખરાબ થતું હોય તો હે ભગવાન મારાથી સારું આચરણ થતું નથી ખરાબ થાય છે માટે મને સારું આચરણ કરવાની શક્તિ આપો એ પુરુષાર્થ ચાલો પુરુષાર્થ કહેવાય ભગવાન પાસે શક્તિ પ્રમાણે આચરણ રાખો કયું છે શું છે કયું છે હવે શક્તિ પ્રમાણે આચરણ હાથ હારા હોય બધા આચાર નહીં મનથી બગડેલા જ છે બધા હવે સુધારો કે બગડી એ ગઈ નવેસરથી સુધારો એટલે હવે એને પશ્ચાતાપ કરો એટલે આમાં શક્તિઓ માગી એટલો શીખલાવ આ પ્રમાણે શક્તિ રોજ માગે નવધાવ કરો હે દાદા ભગવાન હે દાદા મને કોઈ પણ દેહધારી જીવાત્મા નું મને કોઈ પણ દેહધારી જીવાત્મા નું કિંચિત માત્ર પણ અહમ ન દુભાય કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો અને કોઈ દેહધારી જીવાત્મા નું કિંચિત માત્ર પણ અહમ ન દુભાય જાતવાદ વાણી જાતવાદ વર્તન જાતવાદ વર્તન ચાર વાર મનન કરવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ ધર્મ ચિંતિત માત્ર પણ પ્રમાણ ના દુભાય હે દાદા ભગવાન મને કોઈ પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ ધર્મ નું ચિંતિત માત્ર પ્રમાણ ના દુભાય મને કોઈ પણ ધર્મનું કિંચિત પણ પ્રમાણ ન શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહસારી મને કોઈ પણ દેહસારી ઉપદેશક ઉપદેશક સાધુ સાધુ સાધ્વી સાધ્વી આચાર્યનો આચાર્યનો અવણવાદ અપરાધ અવિનય ન કરવાની પણ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેહદારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય કઠોર ભાષા ક્યારેય કઠોર ભાષા સંતીલી ભાષા ન બોલાય સંતીલી ભાષા ન બોલાય એવી પરમ શક્તિ આપો કોઈ કઠોર ભાષા સંતીલી ભાષા બોલે તો કોઈ કઠોર ભાષા સંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુસ્તક ગમે તે લિંગ હોય તો તેના સંબંધે ચિત્ર માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો ઈચ્છાઓ ચેષ્ટાઓ વિચાર સંબંધી દોષો ન કરાય વિચાર સંબંધી દોષો ન કરાય એવી પરમ શક્તિ આપો એવી મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ રસ માં લુપ્ત પણ ન કરાય મને કોઈ એવી શક્તિ આપો એવી શક્તિ આપો સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ હે દાદા ભગવાન હે દાદા ભગવાન કોઈ દેહ કોઈ દેહ ધારે જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરો પ્રત્યક્ષ અગર પરો જીવન તરે મૃત્યુ પામેલાનું જીવન તરે મૃત્યુ પામેલાનું કોઈનું કિંચિત ના પ્રભુ ભગવાન વાળવા કોઈ નો કીને માર પાણવા પ્રભુ આપા અનિનાય અનિનાય ન કરાઈ પરમકક્તિ આપો ન કરાઈ પરમકક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન ને જગત કલ્યાણ કરવાનું निमित्त બનવાની પરમકક્તિ આપો મને જગત કલ્યાણ निमित्त બનવાની પરમકક્તિ આપો સક્તિ આપો સક્તિ આપો અરે ઘણી વિજી મેલવાનું કોઈ વીડિયો પીતો હોય ના ગમતું હોય બુદ્ધિ ના હોય તો દાદા ભગવાનભાઈ શક્તિ માર્ગ માં કરવાની બીજી ભલે પણ શક્તિ માર્ગ માં કરવાની સમજ ને બીજી એને ટાઈમે ખરી પડશે આ બોલશે તો એનો ટાઈમ આવે એટલે સ્ટેશન ઉતરી જ જશે હા બોલાય જરૂર દારૂ પીતો હોય બીજું કરતો હોય ઊંધું થતું કરતો હોય તો પણ આ શક્તિ માર્ગ માં કરે અને પચાવ તો કરે કે રસ્તા ઉડી દારૂ પીધો ત્યારે પચાવ કરું છું હા ન પીવારી પર મારી શક્તિ આપો છતાં પીવે પણ વ્યક્તિ માં ગયા કરે હા એટલા બધા પ્રોપર્ટી આપીએ છીએ ભગવાન પ્રગટ થયા તમારા પ્રગટ નહીં થાય પ્રગટ થયા એટલો થયો છે લાભો નથી બહુ ને હા તો ફેર બહુ કહેવાય પણ પછી ઊંચું કામ ચિંતા કશું રે નહીં ત્યારે સંસારમાં જીવ્યા એ દિવસમાં બે ત્રણ વાર વાંચું એ ભાવના કરવાની છે પસંદ ક્યારે પસંદ કરવું છે ત્યારે નહીં આપી બધા મનમાં ભાડા થશે ને એ પસંદ થવાનું હતા ભાડા પેલા તો એમ કરતા હાલ ચાલે હારું હાલ હારું ચાલે હા પસંદ અપાવવાનું જોવા જોતા આવું પૂછે લોકો એ તો સમજી ગયા ને મેં તો એવું પૂછ્યું છે ઇન્દિરા કોંગ્રેસ નું પતન ક્યારે થશે કેમ મેં તો એવું પૂછ્યું છે કે ઇન્દિરા ઇન્દિરા ગાંધી ની કોંગ્રેસ નું પતન ક્યારે થશે ઉતાવળ તો બહુ છે પછી બરોબર પદ્ધતર ને થોડા ટાઈમ પર જવાની તૈયારીઓ થઈ જાય રમેશભાઈ અંબાલાલ આવો નહીં પૂનમજી ખબર અક્રમ વિકાર એટલે ફૂલ સ્ટોપ વિજ્ઞાન ફૂલ સ્ટોપ અને ક્રમ વિજ્ઞાન એટલે સ્ટેપ એટલે ફૂલ સ્ટોપ ત્યાંથી પૂર્ણ વિરામ છે આ અક્રમમાં અને પેલું સ્ટેપ બાય સ્ટેપ પગથિયે પગથિયે જવું પડે ક્રમ ક્રમિક ક્રમિક માર્ગ પગથિયે પગથિયે step by step step by step તમે હવે પડી ક્રમિક માર્ગ અને આ એક આક્રમ માર્ગ બે માર્ગ ક્રમિક માર્ગ સ્ટેપ બાય સ્ટેપ પગથિયે પગથિયે એક જેટલો જેટલો ત્યાગ કર્યો એટલો ઉપર ચડ્યા જેટલો પરિગ્રહ ઊંચો કર્યો એટલા ચડ્યા અને આ આક્રમ માર્ગ એટલે લીફ માર્ગ લીક લીકમાં સારું પેલું સારું પણ આ ગોળી માર્ગ નથી આ આ ડાયવર્જન માર્ગ ડાયવર્જન માર્ગ કોક પેલો પેલો રસ્તો વગડ્યો હોય ને ત્યારે આ નીકળે ઘરો રસ્તો એ પેલો પણ પેલો રસ્તો બગડ્યો હોય ત્યાં ત્યારે કરે તેમાં કલ્યાણ લોકો લાભ થાય જાય ઊંચાઈ ભરે આવે ભરી એમાં અક્ષર વિજ્ઞાન દ્વારા મુક્તિ શક્ય છે કેવી રીતે અહીં મુક્ત જ થાય છે જેમ સંસાર દુઃખોથી બંધ જ થઈ જાય સંસાર દુઃખો અડે જ નહીં જો મારી આજ્ઞા મળે ને સંસાર દુઃખો અડે નહીં સમાધિ નિરંતર એવા હજારો માણસો છે અને હજારો માણસે દાદા એક ત્રણ વાર ભૂલાતા એક ત્રણ વાર દાદા કરે તમારા પાડોશમાં ગમન કરા અહીં વાંકલા ન કરે તેથી જે રહે છે સમાધિ હમણાં બા હો હમણાં બા સમાધિ તમે તો સમાધિ રહેતી નથી ના મારે નહીં રહેતી નહીં રહેતી યોગ ભ્રષ્ટ છું એટલે યોગ ભ્રષ્ટ છું એટલે યોગ ભ્રષ્ટ ગુરુજી રા રા રા એટલે શું રામભાઈ થોડો છોકરો ભૂતગલ માંથી બહાર નીકળો ભૂતગલ ઈ કરેલા પ્રકૃતિ એને હિન્દુ લોકો પ્રકૃતિ કે છે જઈને એને કુકર કે છે પ્રકૃતિ બહાર નીકળવા હતો જાગ્યા થોડીક હશે ને અડચણો એમાં ચીક પહેરી જાય છે નીકળી જશે બધી અડચણો પણ અમારું આ કરવું જરૂર થઈ જાય દાદા બોલ હશે જે જયકાર કરે ને this is the cash time આ બોલતાની હા તે જ પર એક કલાક બોલે રોજ કોઈ દાડો કોઈ આખી જિંદગી અસર ના આવે કેશ થેન્ક કેશ થેન્ક અને પેલી નવ કલમો નવ કલમો વાંચી વાંચી ખાધી ખોટી આત્મા અજન્મ અને અવિનાશી સાથે હા તમે કહો માટે વસ્તી પર વસ્તી જાય છે વસ્તી વસ્તી જાય છે આમ આત્મા વસ્તા કેમ જાય છે હા તો મારા બહુ ભીડ હતું ને તે અમુક વસ્તુ ના થઈ પછી બીજી રોકવું પડ્યું તમે હવે ને એ રીતે અમારા સાથે આ પીરિયડ જોઈને એટલે મનુષ્ય બીજા જે દેખાય છે ને આગળ મનુષ્ય સિવાય બીજા ઇતર જે કોઈ દેખાય છે વાંકે વાંકે ના દેખાય તો દુર્ગુણથી દેખાય દુર્ગુણથી ના દેખાય એવા જીવો જે બધા મનુષ્ય બીજા છે એ બધી તિરિયમ ચોરી કહેવાય તિરિયમ હવે તિરિયમ ચોરીમાં ઓછા થયાનો અમે વધ્યા છે તો ભાઈ અને પાછા તો જ જતા રહ્યા છે ટિકિટ તો લઈને આવ્યા તિરિયમ ચોરીમાં ટિકિટ લઈ અને અહીં આવ્યા છે આ બિલ્ડરો તો એ મકાનો બસ છે કરિયાલ છે લોકોનો એ બધું ભોગવી લે છે હરહરું અને પછી પાસે ત્યાંના ત્યાં જ જશે ચાર પગલા ચાર પગલા ભર્યા કરે જેને વસ્તી વધારો છે આપણે થોડા વખત બાજુ તો એક દસ વર્ષમાં જોજો દસ પંદર માં રામચારી બીજું કઈ પૂછવું છે કે પટેલ ક્યાં છે ભાઈ ડીકે પટેલ કે છે તમે સારી રીતે પગે લાગવા દો છો જયારે બીજા સંતો મહંતો સરળ સ્પર્શ કરવા દેતા નથી તેનું કારણ શું કારણ કે એમના એની જે હોય ને પોતાના દોષો ખરબડી ઉઠે જો તો શું થાય ખરબડી ઉઠે નિર્દોષ ના અડાય કોઈ દાડો દોષ થયો ના હોય વિચાર કોઈ દોષ ના આવતો હોય એને અડાય તમારું કલ્યાણ થાય નકમ થજો તમે શું કામ એ અડવાજ ના દે અને તે ચૂસે જાય આમ એ મને આવું કહે છે બધા એ ચૂસે જાય માણસ પણ પેલો એને આવક ના હોય ચૂસે જાય તો આવક જબરદસ્ત કારણ કે આખો દાડો દેહ ની બહાર જ રહેતો એટલે આ જબરદસ્ત આવે ને જબરદસ્ત જાય પણ મારે તો આ વર્લ્ડ તાર ફેરવવું છે મારા નિમિત્તે હું કઈ ફેરવનાર નથી હું તો નિમિત્ત છું પણ વર્લ્ડ ફેરવાનું છે ફરવાનું છે હા છે ફરવાનું તમારો સાથ ખરો કે એમાં આ ફેરવવામાં હા સાથ છે તમારો સાથ કરો સાથ આપવાનો છોકરાને તૈયાર કરો બાળકો હિન્દુસ્તાન એક એક બાળક આખા આખી દુનિયાનો ભાર ઉચકી શકે એટલી શક્તિ ધરાવે આ બધા ઉપાધિઓથી પણ સપડી ગઈ અને આગેવાનો હારા નીકળ્યા જેનો આગેવાનો નોંધરો તેનો પછક કુવામાં જાય શું થાય આગેવાનો જો હારા નીકળ્યા તાર બેઠા હવ કોઈ લેખ લેખ લેખો લેખ લેખો પૈસા પૈસા પૈસા ની વાત બીજી વાત જ્યાં પૈસા ને સ્ત્રી છે વિચાર ત્યાં કશું જ હોય તો આશા રાખીએ બીજા શબ્દ પાસે માન કીર્તિ પડેલું હોય અમને તો ગાળો મળે તો વાંધો નહીં ઢોલ મળે તો અમને વાંધો નહીં ગાળો મળે તો વાંધો નહીં તમારા માનની કીર્તિ પર આ દેહ ને પૂતલ ને મારે શું લેવા રહ્યા ભાદરના પટેલ ને મારે શું લેવા રહ્યા એટલે બરોબર સમજે પડી ને બીજા નથી અડાડી પોતાનું પોતાનો મારો જેવો છે ત્યારે મારે એમ શેર કરી નાખે હા અહીં કોઈ પગે રાખવા જાવ ને તમે તારો તો ઉભો થઈ જાય તમે અમારી કોઈ પગે રાખવા જાવ થઈ જાય હા ઉભો થઈ જાય આ વિજ્ઞાન શક્તિ એવા કાળનો આંકડો કેવી રીતે ગણાવી શકાય એ શાસ્ત્ર શાસ્ત્રમાં લખેલું છે કે અક્રમ વિજ્ઞાન એ ડાયવર્જન વિજ્ઞાન છે અને ખરો ખરું આ ધોરી માર્ગ નથી દસ લાખ વચ્ચે ડ્રાઈવર ને આ વસ્તુ કરો હાથું ખોટું ભગવાન કરે પણ આપણે તો અહીંયા જોયું ને આપણે જોયું કે આ બધા છોકરા જ્ઞાન થયું આ બધા થયા અને મુક્તિ માને છે એન્જિનિયર તો પંદર સો રૂપિયા છોડી નાખી મુક્તિ માણસ મારી પાસે હા ભાઈ જો ડોક્ટર બધું આ વકીલ છે હા હા આ કહો કે ભારત વિશ્વનું કેન્દ્ર પણ છે ભારત ની પરિસ્થિતિ કેવી છે કોઈ અઢારી પરિસ્થિતિ કલ્પનામાં નાખવી હોય કેન્દ્ર પણ છે પુસ્તક માં લખેલું છે ઓગણીસો ઇકોતેરમાં લખેલું છે બે હજાર પાંચ માં થઈ જશે બે હજાર પાંચ ખુદ મોટાએ પોતાના મૃત્યુની તારી જાણી જાહેર કરી છે તો આ બાપ ના મને મારી તારી ખબર નથી કોઈ જાણતા હશે એ ખબર પડે એવી છે એ જોનાર હોય ને ઊંડા જોનાર હોય મારે જોવા જવું છું તો હું તો મરેલો જ છું હું જીતો ત્યારે આ દેહ મરેલો જ છે નથી મરેલો મરેલો ના કહેવાય કહેવાય આપણે અમને અપમાન કરીને ખરાબ લાગે નહીં મરેલો એમ લાગે આ તો અપમાન કરો તો આશીર્વાદ આપે હવે પછી દોઢિયા ને નાકરા નો પહાડ આવશે એથી તમે નહીં કહેતા કે હવે શિકારને નહીં જાણવા શિકારીઓ પકડવાના છે આપ પહોંચો છો આપે એવું કહ્યું ને ગઈકાલે કે શિકારને નહીં જાળવાનો શિકારીઓને જાળવાના છે શિકારને નથી પકડવાનો શિકારીઓને પકડવાના છે પૂનમભાઈ આવે ને બે ત્રણ દિવસ પહેલા ત્યારે વાત નીકળી નાથવાનો કાળ હવે એની વસ્તુ ઉડીવાની છે દરેક ગોમમાં બે ત્રણ હતા ને તે ગોમ ને ઊંચું જ ના આવે અત્યારે મોજુદ છે ના ભાઈ પેલા હતા ને તે તો આખું ખેતર તરી ખાતા હતા હવે તાલુકા એટલે આવે કાલ આવે નહીં તો આવું ગામ ભેગું થતું નહીં આવું ગામ ભેગું થતું નહીં પેલા ચાર હજાર પાછો કાઢી ઉભા રહ્યા હોય અમારે આમથી શું જેવી પાસે જવું કશું લાયા કશું જમતી ખાવાનું છે લોકો ગામમાં કરી મોટી આગેવાની અને પછી છે તે એક બાજુ ભાગ રાખે ગામમાં પથ્થર ફાડી દે આ વાંચી આવે રહી આવે એટલે બાકી છે ક્યાં આગળ છે પાછે છે પાંચ જ થયા છે બાર છે ના એટલી વખત કરવું પડે આ ગરીબી અઠાવાનો માર્ગ અમે હતા ને આપણી પીડી ચોપડી બધો માર્ગ એમને છે ગરીબી ઉડી ગયો અને દુઃખો ઉડી ગયો હા મોટી બંગલાઓ નહીં થાય પણ એને અડચણ નહીં પડે પછી શું કરવું અડચણ નહીં પડે હા પછી પૃથ્વીનો વારંવાર પ્રલય થવા રીતની જરૂર છે પૃથ્વીનો પ્રલય થતો નથી એ પહેલે જુદી જાતનો થાય છે આપણે શું સમજે છે ત્યાં કેવો થાય તેવું સમજે છે આપણે શું સમજે છે લોકો પ્રલય ની જીવ સૃષ્ટિ માત્ર મનુષ્યનો જીવ સૃષ્ટિ માત્ર નો વિનાશ જીવ સૃષ્ટિ માત્ર નો બધો વિનાશ આત્મા જો વિનાશ થાય ને આ દુનિયામાં છ વસ્તુ એવી છે કે જે ક્યારેય વિનાશ થતી નથી ચેતન છે શુદ્ધ ચેતન છે જેને આત્મા કે જેને શુદ્ધ આત્મા કે છે પરમાત્મા કે છે એ શુદ્ધ ચેતન તે જુદું જુદું છે તમારા જુદું મારા જુદું માત્ર નામ જુદું જુદું જો એક જ હોત એક જ ચેતન હોત તો તો રામચંદ્રજી મોક્ષે ગયા મહાવીર મોક્ષે ગયા ઋષભદેવ મોક્ષે ગયા તો એમને એ મુક્તિ સુખ ભોગવે અને આપણે બધા દુઃખ ભોગવે એવું હોય નહીં એક જ આત્મા હોય ને તો એક સુખ ભોગવે આ દુઃખ ભોગવે એવું હોય નહીં અથવા કેટલાય નરકે છે તે નરકું દુઃખ ભોગવી રહ્યા છે તો ને એક નથી આત્મા અનેક છે જેમાં ઓનારી લગડીઓ હોય તે લગડીઓ તરીકે કેટલી હોય છે અને જો ઝઘડો કરીએ તો ફોન કહેવાય ના કહેવાય ત્યાં ઝઘડો ઝઘડો કરે ત્યારે ભગવાન કહેવાય પરમાત્મા કહેવાય નહીં તો બધું શું થઈ આત્મા ને એકનું એક જ વ્યવહારથી લગડીઓ અને નિશ્ચયથી હોવું સમજ પડી ને એટલે પહેલો ઈશારો થાય છે આ પણ એના પાપ એટલો બધો વધી જાય છે તે આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ હજાર વર્ષ પછી માણસ દોઢ ફૂટનો હશે દોઢ ફૂટનો અને દસ વર્ષે તો બાપ થઈ ગયો છે છોકરાને પહેરાવશે બાર વર્ષે દાદો જે યોગ્ય મળી જશે સરહદ ને અને ત્યાર પછીનું કાળ મનુષ્ય નામે નથી કાંઈ આખી માનમાં ગામ એટલે અમુક ભાગમાં મનુષ્ય દેખાશે અમુક જ ભાગમાં છઠ્ઠા ભાગમાં અને એ નાના નાના જીવ થઈ જશે ગાયો કરશે નાના નાના જીવ પાંચ ઇન્દ્રિય નહીં રહે કોઈ બે ઇન્દ્રિય કોઈ ત્રણ ઇન્દ્રિય કારણ એટલો બધો તાપ એટલું બધું પડશે અને આ નદી આ ગંગા નદી છે આટલી પાઇપ નથી પડી રહી આ ઓગણચાલીસ હજાર વર્ષ અને પછી પ્રલય થયો એટલે આ માણસ બીજા રૂપમાં ફોર્મ થઈ જાય છે પછી પાછો છે ફરી પ્રગટ થાય પણ ફરી પાપો ભોગવી રહ્યા એટલે ફરી પાછા માણસ થઈ આવે ભગવાન ને વારવાર પ્રગટ થવું કામ શું કામ થવું એક જ મૂળ ભગવાન થી કામ ના થઈ કે મૂળ ભગવાન જ હાથ છે બધું આ બધા મૂળ ભગવાન જ બધા ફરી રહ્યા છે વિભૂતિ શરૂ છે શું થઈ છે હા પણ આ વિભૂતિ પ્રગટ વિભૂતિ નથી આ દાતા વિભૂતિ પણ વિભૂતિ કઈ ભૂત તો છે ભૂત કઈક બનેલું છે હવે ભગવાન ને પ્રગટ થવું પડતું નથી ભગવાન પ્રગટ થાય છે થવું પડે ફરજિયાત કોઈ માતાને કે જન્મ રાજી ખુશીથી લે નહીં પણ એના જે છેલ્લા આઠ આઠ દસ અવતાર હોય તેમાં છેવટે ભગવાન પણ ઉગ્યા છે આપણા લોકો છેલ્લા બે ચાર પાંચ અવતાર હોય ત્યાં ભગવાન જેવા લક્ષણ દેખાય એમનો એટલે આપણે એને કઈક આવતા થયો તો આપડે કઈક તમે જાતે આવતા કે હા એ કે પછી વાતમાં કશો માલ આવું જ પડે પૂર્ણ થતા ભૂલી માતાના પેટમાં કોઈ આવે નહીં સમજ ને એ જગ્યા છે કે અમે આ જગત અમે બધું બનાવેલું છે કે છે એ સમજવા માટે કે છે એ પોતે બનાવનાર દિવસ આ લોકોને સમજાવવા માટે કે છે બાકી પોતે એવું કે આ જગત સજ્ઞાન જેવું થયેલું છે એ પોતે જાણે છે અને કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે કે આ સ્વભાવથી પ્રગટ થયું સ્વભાવ અને યંત્રાણી લખ્યું છે યંત્રાણી શું લખ્યું છે આ યંત્ર યંત્રની પર જીવો ભર્યા કરે છે બરોબર યાદ નહીં પ્રકૃતિ નચાવા છે પછી સત્ય સાહેબ બાબા ચમત્કારો કરે છે તેમાં લોકોને આધ્યાત્મિક તરફ તાત્કાલિક વાગણો લીપતો રસ્તો ગણાય કરો આ તાત્કાલિક અંદર દાખલ કરવામાં પણ પછી છે તે પછી ભગવાન પર શ્રદ્ધા બેસે ઉઠી જાય પછી એમ ધારેલું કામ ના થાય ને તમારે ઉઠી જાય છે